ઓગણીસો બેતાળીસ પછીની લક્ષ્મી હું દસ હજાર રૂપિયા મહિને કમાઉં છું પણ મારી પાસે લક્ષ્મીજી ટકતી કેમ નથી ઓગણીસો બેતાળીસ પછીની લક્ષ્મી ટકતી નથી આ લક્ષ્મી છે તે પાપની લક્ષ્મી છે એથી ટકતી નથી હવે પછીના બે પાંચ વર્ષ પછીની લક્ષ્મી ટકશે અમે જ્ઞાની છીએ તો પણ લક્ષ્મી આવે છે છતાં ટકતી નથી આ તો ઇન્કમ ટેક્સ ભરાય એટલી લક્ષ્મી આવે એટલે પત્યું લક્ષ્મી ટકતી નથી તો શું કરવું લક્ષ્મી તો ટકે એવી જ નથી પણ એનો રસ્તો બદલી નાખવાનો પેલે રસ્તે જાય છે તો એનું વેણ બદલી નાખવાનું ને ધર્મના રસ્તે વાળી નાખવાની તે જેટલી સુમાર્ગે ગઈ એટલી ખરી ભગવાન આવે પછી લક્ષ્મીજી ટકે તે સિવાય લક્ષ્મીજી ટકે શી રીતે ભગવાન હોય ત્યાં ક્લેશ ના થાય ને એકલી લક્ષ્મીજી હોય તો ક્લેશને ને ઝઘડા થાય લોકો લક્ષ્મી ઢગલાબંધ કમાય છે પણ તે કમજરે જાય છે કોઈ પુણ્યશાળીના હાથે જ લક્ષ્મી સારે રસ્તે વપરાય લક્ષ્મી સારા રસ્તે વપરાય તે બહુ ભારે પુણ્ય કહેવાય ઓગણીસો બેતાળીસ પછીની લક્ષ્મીમાં કશો કસ જ નથી અત્યારે લક્ષ્મી યથાર્થ જગ્યાએ વપરાતી નથી યથાર્થ જગ્યાએ વપરાય તો બહુ સારું કહેવાય અહીં આપણે તો હવે મોક્ષની જ વાત રહી વણિક બુદ્ધિવાળા તો લક્ષ્મીજીની ટ્રીક અસલ સમજી ગયા છે કે કમાઈશ તેના આઠમા ભાગનું ભગવાનને નાખી આવો તે પાછું તેનો પાક લણીશું તે ભગવાને આ લક્ષ્મીજી મેળવવાની તેમની ટ્રીક સમજી ગયા છે ભગવાન શું કહે છે કે તમે લક્ષ્મીજી મેળવ્યા જ કરો પણ મોક્ષ નહીં મળે તમને લોકોની લક્ષ્મી ગટરમાં જાય છે પુણ્યની કમાણી સંત પુરુષો માટે જાય છે ક્ષત્રિયને કહેવું કે ભગવાનને ત્યાં દર્શને જાય તો ખિસ્સામાંથી જેટલા પૈસા નીકળ્યા તેટલા નાખે જ્યારે વણિક બુદ્ધિવાળાને કહેવું કે પહેલેથી જ નક્કી કરીને પૈસા નાખે રૂપિયાની નોટ નીકળે તો દસ પૈસા વટાવીને નાખે